શાન મહાલક્ષ્મીનું સ્વરૂપ છે શ્રી રૂકમણીજી સર્વની માં છે શ્રી રૂકમણીજીને સર્વની દયા જ આવે જીવનમાં રૂકમણીજીને કોઈ દિવસ પણ ક્રોધ આવ્યો નથી ભાગવતમાં એવું વર્ણન છે કે શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ વખત ક્રોધ આવે છે ભગવાન ક્રોધ કરે છે એવું લખ્યું છે જીવનમાં રૂકમણીજીને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી આત્મા જીવને વધારે ધન વધારે સુખ સંપત્તિ આપે જીવ બહુ લાયક નથી છતાં ભગવાન એને વધારે ધન આપે ઘરમાં બધી અનુકૂળતા કરી આપે છે કે અનુકૂળ પરિસ્થિતિમાં આ જીવ મારી ભક્તિ વધારે કરશે એને બધી અનુકૂળતા મળે તો આ જીવ વધારે પરોપકાર કરશે વધારે ભક્તિ કરવા માટે પરોપકાર કરવા માટે ભગવાન જીવને ધન અને અનુકૂળતા કરી આપે છે આ જીવ એવો દુષ્ટ છે એને બધી અનુકૂળતા મળે તો એ વધારે ભક્તિ કરતો નથી વધારે સુખ ભોગવે બધી અનુકૂળતા મળે તો વાસના વધે છે આ વધારે સુખ ભોગવીને તન અને મનને બગાડે અને ત્યારે ભગવાનને ક્રોધ આવે છે વધારે ભક્તિ કરવા માટે મેં એને તક કરી આપી હતી માનવ જ્યારે ભક્તિની તક ગુમાવે છે ત્યારે ભગવાનને ખોટું લાગે હવે હું દયા નહીં કરું હવે સજા કરીશ આ જીવ દયા કરવા લાયક નથી આ દુષ્ટ છે મેં આજ સુધી બહુ દયા કરી હવે હું દયા નહીં કરું ભગવાન અનેક વાર ક્રોધમાં જીવને સજા કરવા પણ તૈયાર થાય એવા સમયે શ્રી રૂકમણીજી ભગવાનને સમજાવે છે સજા ન કરો તમે દયા કરો ભગવાન કે છે આ જીવ દુષ્ટ છે આ દયા કરવા લાયક નથી ત્યારે રૂકમણીજી સમજાવે છે જીવ દુષ્ટ છે પણ તમે તો દયાળુ છો ને તમે દયા કેમ છોડો છો તમે એને સજા કરશો આ જીવ બહુ દુઃખી થશે મને દયા આવે છે ભગવાન વાર ક્રોધ પણ કરે છે પણ શ્રી રૂકમણીજીને તો સર્વની દયા જ આવે હવે સુધરશે હવે ડાયો થશે તમે સજા ન કરો કૃપા કરો શ્રી કૃષ્ણથી વિખૂટા પડેલા જીવોનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણની કૃપા શક્તિ એ જ રૂકમણીજી છે અતિશય પ્રેમના લીધે ભગવાન રૂકમણીજીના અધીન રહે છે જે જીવના માટે રૂકમણીજી ભલામણ કરે છે એ જીવ ઉપર ભગવાન જલ્દી કૃપા કરે છે એ સાક્ષાત મહાલક્ષ્મી છે આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીના અનેક ભેદ માન્યા છે અલક્ષ્મી લક્ષ્મી મહાલક્ષ્મી જે પૈસો થી ઘરમાં આવે છે એ અલક્ષ્મીનું સ્વરૂપ જ છે અલક્ષ્મીનું વાહન ઘૂબડ છે એ ઘૂબડ ઉપર બેસીને આવે છે અને વિનાશ કરે છે લક્ષ્મી તે છે જે ધર્મથી અને અધર્મથી ધન ઘરમાં આવે છે થોડુંક મોશોકમાં જાય અને થોડુંક ધન સત્કર્મમાં પણ જા એ લક્ષ્મીનું સ્વરૂપ જ છે રૂકમણીજી તો મહાલક્ષ્મી છે જે ધન ધર્મથી નીતિથી ઘરમાં આવ્યું છે તમારા હાથે જેનો સદુપયોગ થાય જે ધન ભગવત સેવામાં પરોપકારમાં સત્કર્મમાં જાય એટલું જ મહાલક્ષ્મીનું સ્વરૂપ જ છે વકીલના ઘેર જવું પડે ડાક્ટરના ઘેર જવું પડે કેટલુંક જણ એવું ખરાબ હોય છે તે રડાવીને જ બહાર જાય ધનને ધર્મની મર્યાદામાં રાખો પૈસો એ ઝેર છે અને પૈસો એ અમૃત પણ છે પૈસો મારે છે અને પૈસો તારે છે પૈસો એ પતન કરે છે અને પૈસો એ પરમાત્માના ચરણમાં પણ લઈ જાય શ્રી રૂકમણીજી મહાલક્ષ્મી છે લક્ષ્મીને માતા માનીને ઘરમાં રાખો લક્ષ્મીના બાળક બનો કોઈ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં જીવ લક્ષ્મી પુત્ર છે માનો ઉપયોગ થાય લક્ષ્મીનો કોઈ ઉપભોગ કરવા જાય તો લક્ષ્મી એને ખાડામાં ફેંકે આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને ભોજન આપવાની જરૂર છે પવિત્રતાથી પરમાત્માનું સ્મરણ કરતા કરતા રસોઈ કરે દાળ ભાત રોટલી શાક બનાવે ભગવાનને ભોગ ધરે અને આ શરીરથી ભક્તિ થાય છે માટે ભોજન કરે એ દ્રવ્યનો ઉપયોગ કર્યો કહેવાય સાદું ભોજન કરે ને એ દ્રવ્યનો ઉપયોગ જ કેટલાક લક્ષ્મીનો ઉપભોગ કરે કેટલાકને એવી કુટેવ હોય છે રોજ બે શાક તો જોઈએ એક રસાદાર શાક અને એક કોળું શાક બે શાક વિના ચાલતું નથી પાપડ તો રોજ જોઈએ આ લક્ષ્મીનો ઉપભોગ કરે પ્રભુએ વધારે આપ્યું છે એનો અર્થ એવો નથી કે તમારા માટે જ આપ્યું છે ભગવાન જેને વધારે આપે છે ભગવાનની એવી ઈચ્છા છે મારા અનેક બાળકોની સેવા કરે લક્ષ્મીનો ઉપયોગ કરો ઉપભોગ કરશો નહીં આ જીવ લક્ષ્મીનો ઉપભોગ કરવા જાય છે ત્યારે લક્ષ્મી એને ખાડામાં ફેંકે સવારે કથામાં વર્ણન કર્યું હતું રૂકમણીજીના અલૌકિક સૌંદર્યને જોતા રાજાઓના આંખમાં મનમાં પાપ આવ્યું ગમે તેમ બોલવા લાગ્યા રૂકમણીજીએ આંખમાંથી એવું તેજ પ્રગટ કર્યું અને તે તેજ સહન ન થવાથી બધા ધૂળમાં પડ્યા બાળક બનો ધણી થવાની ઈચ્છા રાખશો નહીં બાળક બહુ સુખી હોય છે ધણીને ચિંતા થાય બાળક થવામાં જ મજા છે બાળકને બધું મળે છે ધણીને કઈ બધું મળતું નથી કલ્પના કરો કે કોઈ માને મંદિરમાં પ્રસાદી પેડો મળ્યો એમાં પ્રસાદી પેડો લઈને ઘેર આવી ઘરમાં ત્રણ ચાર વર્ષનો બાળક હતો એ દોડતો દોડતો મા પાસે આવ્યો માએ એ પ્રસાદી પેડો બાળકને આપ્યો બાળકે પેડો ખાઈ ગયો માતા પિતાને સંતોષ થયો બાળકના પેટમાં પ્રસાદ ગયો ને એટલે અમને જ મળ્યો પણ ઘરમાં બાળક ન હોય પતિ અને પત્ની બે જ હોય અને ઘરમાં પ્રસાદી પેડો આવે તો આખો પેડો ધણીને મળે છે પ્રસાદી પેડો હોય તો અડધો તમે ખાઓ ને અડધો હું ખાઉં બાળકને આખો પેડો મળે ધણીને અડધો જ મળે બાળક થવામાં જ મજા જ કોઈ દિવસ પતિ થવાની ઈચ્છા રાખવી નહીં પતિના માથે બહુ ચિંતા હોય બાળકને કોઈ ચિંતા નથી લક્ષ્મી માં છે નારાયણ પિતા છે આ જીવ બાળક છે રૂકમણી સ્વયંવર માંથી ઘણા ભાવ નીકળે છે સવારે આપણને રૂકમણીજીના લગ્નની કથા સંભળાવી છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા રુક્મિણીજીના ત્યાં પ્રદ્યુમ્નલાલજીનું પ્રાગટ્ય થયું છે પ્રદ્યુમલાલજી એ શંબરાસુર રાક્ષસ નો વિનાશ કર્યો છે તે કથા ભગવાનનું બીજું લગ્ન સત્રાજીતની કન્યા સત્યભામાજી સાથે થયું ત્રીજું લગ્ન સ્યમંતક મણી શોધવા માટે ગયા હતા ત્યારે જાંબવાની કન્યા જાંબવતીજી સાથે ત્રીજું લગ્ન થયું ભગવાનનું ચોથું લગ્ન શ્રી યમુનાજીના અંશમાંથી પ્રગટ થયેલા કાલિંદીજી સાથે થયું છે પાંચમું લગ્ન મિત્રવિંદાજી સાથે થયું છે છઠ્ઠું લગ્ન નાગનજીતી સાથે થયું સાતમું લગ્ન સત્યાજી સાથે અને આઠમું લગ્ન ભગવાનનું લક્ષ્મણાજી સાથે થયું છે ભગવાનની આઠ પટ્ટ રાણીઓ છે ગીતાજીના સાતમા અધ્યાયમાં અષ્ટધા પ્રકૃતિની કથા આવે છે પ્રકૃતિ એ અષ્ટધા છે પૃથ્વી જલતેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ અષ્ટધા પ્રકૃતિ છે પરમાત્મા જગતમાં જ્યારે આવે છે ત્યારે પ્રકૃતિ દાસી થઈને ભગવાનની સેવા કરે છે આ જીવ જ્યારે જગતમાં આવે છે ત્યારે ઘણા ભાગે આ જીવ પ્રકૃતિનો દાસ બની જાય છે તમે બધા વૈષ્ણવ છો તમે બધા શ્રી કૃષ્ણના દાસ છો તમે પ્રભુના પ્યારા છો પ્રકૃતિનો ઉપયોગ કરો પણ પ્રકૃતિના ગુલામ ન બનો માનવ પ્રકૃતિનો ઉપયોગ કરવા જતા પ્રકૃતિના આધીન બને છે એ સ્વરૂપને ભૂલે છે એ પ્રકૃતિનો જ્યારે દાસ બને છે ત્યારે જ પ્રકૃતિ એને રડાવે છે હું શ્રી કૃષ્ણનો દાસ છું હું પરમાત્માનો તમારા સ્વરૂપને ભૂલશો નહીં તમારા સ્વરૂપને બરાબર યાદ રાખીને પ્રકૃતિનો વિવેકથી ઉપયોગ કરો પ્રકૃતિના અધીન ન બનો આ જીવ જ્યારે પ્રકૃતિના આધીન બને છે ત્યારે જ પ્રકૃતિ એને રડાવે પણ જીવ હું ઈશ્વરનો દાસ છું એ ધ્યાનમાં રાખીને પ્રકૃતિનો જ્યારે વિવેકથી ઉપયોગ કરે છે ત્યારે પ્રકૃતિ પણ જીવને ભક્તિમાં સાથ આપે જે ભગવાનના માર્ગે ચાલે એને બધા સાથ આપે જે ઊંધે માર્ગે ચાલે છે જે ભગવાનને ભૂલે છે એને તો સગો ભય પણ કદાચ સાથ નહીં આપે જે સન્માર્ગે ચાલે છે જે પ્રભુના માર્ગે ચાલે છે એને બધા સાથ આપે પણ જે લક્ષ્ય ભૂલે છે જેનો માર્ગ ખોટો છે જે ખોટે માર્ગે ચાલે છે એને કદાચ ઘરના લોકો પણ બહુ સાથ નહીં આપે પ્રભુના માર્ગમાં આગળ વધો મારે ભગવાનના દર્શન કરવા છે મારે પ્રભુના ચરણે પહોંચવું છે પરમાત્માના માર્ગમાં જે ચાલે છે એને પ્રકૃતિ પણ સાથ આપે એને પ્રકૃતિ ભક્તિમાં મદદ કરે પ્રકૃતિના આધીન થશો પ્રકૃતિ તમને રડાવશે પ્રકૃતિ શબ્દનો અર્થ સ્વભાવ એવો થાય જીવ સ્વભાવના આધીન થઈને કર્મ કરે છે તેથી દુઃખી થાય જીવને ખબર પડે છે મારો સ્વભાવ સારો નથી હું બહુ ઉતાવળ્યો છું હું ઉતાવળમાં ગમે તેવું બોલું છું માનવને ખબર પડે છે હું અતિ કામી છું મને ક્રોધ બહુ આવે છે મારા મનમાં મત્સર બહુ છે કોઈને બહુ ધન મળે માન મળે કોઈ બહુ સુખી થાય એ મને સહન થતું નથી માનવ સમજે છે પણ એ સ્વભાવને સુધારી શકતો નથી સ્વભાવના આધીન થઈને જીવ કર્મ કરે માનવનો સ્વભાવ સુધરે ને તો માનવને મળતા પહેલા મુક્તિના જેવો આનંદ મળે આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરે તો આ કથા સફળ કથા સાંભળ્યા પછી સ્વભાવ ન સુધરે તો માનજો કે મેં કથા સાંભળી નથી આ મહારાજને બરાબર કથા કરતા જ આવડતી નથી મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે શાંતિથી બરાબર કથા સાંભળતા હોય કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થવી જોઈએ કથા સાંભળ્યા પછી પ્રભુમાં પ્રેમ જાગે કથા સાંભળ્યા પછી સંસારના વિષયોમાં અરુચિ આવે કથા સાંભળ્યા પછી સંસારનું સુખ તુચ્છ લાગે તો માનજો કે મેં કથા સાંભળી કથા નવો જન્મ આપે છે કથા દિવ્ય જીવન આપે છે કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરવો જોઈએ તમે બહુ દાન આપો ને તેથી સ્વભાવ સુધરશે નહીં તમે જાત્રા કરો સ્વભાવ નહીં સુધરે તમે યજ્ઞ કરો મંદિરમાં સેવા કરો સારું છે તેથી પુણ્ય વધે છે સ્વભાવ સુધરતો નથી તમે આજે કથા સાંભળો છો એનું થોડું મનન કરો મેં શું સાંભળ્યું કથા સાંભળ્યા પછી ભગવાનમાં આંખ સ્થિર કરી પ્રભુના નામનો ખૂબ જપ કરો સ્વભાવ સુધરશે સ્વભાવ સુધારવાનો બીજો કોઈ ઉપાય નથી પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે સ્વભાવ સુધરતો નથી યજ્ઞ દાન યાત્રા કરવાથી પુણ્ય વધે છે સ્વભાવ સુધરતો નથી સ્વભાવ સુધારવાનો ઉપાય આ છે કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો એનું મનન કરો ભાગવત ની કથા કેટલી સાંભળી જે સાંભળ્યા પછી મનન કરીને જીવનમાં ઉતારો એટલી જ કથા સાંભળી કથા સાંભળ્યા પછી ભગવાનના નામનો જપ કરો સ્વભાવ સુધરે તો માનવને મુક્તિ પણ સુલભ જ જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એ જીવમાં ઈશ્વરના સદગુણ આવે ભગવાનના સદગુણ જીવમાં આવે ત્યારે સ્વભાવ સુધરે સ્વભાવ જેનો સરળ છે એ જ્યાં જાય ત્યાં શાંતિ માનવના દુઃખનું કારણ એનો ખરાબ સ્વભાવ જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે એ જ્યાં જાય ત્યાં ઠંડક જ મળે પણ જેનો સ્વભાવ જ બહુ કડક છે તેના ઘરમાં ચારે બાજુ પંખા ફરતા હોય ને તો પણ એના હૈયામાં હોળી જઈ હોય જાય શાંતિ નહીં શાંતિ કઈ બહારથી આવે છે જેનો સ્વભાવ ઠંડો છે જેનો સ્વભાવ સરળ છે અતિ શાંત છે એ જ્યાં જાય ત્યાં શાંતિ સ્વભાવ સુધારવાનો બીજો કોઈ ઉપાય નથી તમારા ભગવાનના દર્શનમાં ધરાશો નહીં ભગવાનના દર્શન કરતા કરતા પ્રભુના નામનો ખૂબ જપ કર કદાચ મન ચંચલ થાય તો ભલે થાય મન ભલે કુદાકુદ કરે પણ આંખ ભગવાનમાં રાખજો ભગવાનના દર્શનમાં ધરાશો નહીં પરમાત્માના દર્શન કરતા કરતા પ્રભુના નામનો જે સતત જપ કરે છે એ જીવમાં ભગવાનના સદગુણ આવે અને જીવમાં ઈશ્વરના સદગુણ જ્યારે આવે છે ત્યારે જ સ્વભાવ સુધરે છે અષ્ટધા પ્રકૃતિ પરમાત્માની દાસી થઈને સેવા કરે છે શ્રી કૃષ્ણની મુખ્ય આઠ પટ્ટરાણીઓ છે તે અષ્ટધા પ્રકૃતિનું સ્વરૂપ છે પ્રકૃતિ દાસી થઈને પરમાત્માની સેવા કરે છે આ જીવ દુઃખી થાય છે એનું કારણ એ છે એ પ્રકૃતિનો દાસ બને આ જીવ ઈશ્વરનો અંશ છે આ જીવ પરમાત્માનો દાસ છે નરમે નારાયણના ચરણે જવું છે જીવને શિવ થવાની ભાવના છે એ પરમાત્માનો દાસ છે અને પ્રકૃતિના આધીન બને છે ત્યારે પ્રકૃતિ એને મારે છે સ્પષ્ટતા પ્રકૃતિ પરમાત્માની દાસી થઈને સેવા કરે છે એક અધ્યાયમાં સોળ હજાર રાણીઓ સાથે લગ્ન કરે છે તેની કથા વેદના અભિમાની દેવો છે વેદ મંત્ર કેવલ શબ્દ રૂપ જ છે એવું નથી પ્રત્યેક વેદ મંત્રના અભિમાની એક દેવ છે ઋષિ છે છંદ છે કેટલાક લોકો વેદ મંત્ર બોલે છે પણ એમને તમે પૂછો કે આ મંત્ર બોલ્યા આ મંત્રના ઋષિ કોણ કયા ઋષિ આ મંત્ર સિદ્ધ કર્યો છે આ મંત્રના દેવ કોણ આ મંત્રનો છંદ કયો છંદ ઋષિ અને દેવતા આ ત્રણ નું જ્ઞાન ન હોય તો વેદ મંત્ર સફળ થતો નથી પ્રત્યેક વેદ ના અભિમાની એક એક દેવ છે આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે વેદના મંત્રો એક લાખ છે એક લાખ વેદ મંત્રોમાં એસી હજાર વેદ મંત્ર કર્મકાંડના છે ચાર હજાર વેદ મંત્ર એ જ્ઞાનકાંડના જ્ઞાનકાંડના મંત્રો ચાર હજાર છે અને ભક્તિ ઉપાસના કાંડના મંત્રો સોળ હજાર છે વેદોમાં ત્રણ કાંડ છે કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણમાં કોઈ ગૌણ નથી ત્રણે મુખ્ય છે કેટલાક ભક્તો એવું સમજે છે કે જ્ઞાનની જરૂર નથી કેટલાક જ્ઞાની પુરુષો એવું બોલે છે કે ભક્તિની બહુ જરૂર નથી કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણમાં કોઈ ગૌણ નથી ત્રણની જરૂર છે લાડુમાં મુખ્ય શું છે અને ગૌણ શું છે ત્રણ ભેગા કરો તો લાડુ થાય લોટ જોઈએ ઘી જોઈએ અને ખાંડ જોઈએ કદાચ કોઈ એવું માનતો હશે કે ઘીની કિંમત વધારે છે અને લોટની કિંમત બહુ ઓછી છે લોટ ગૌણ છે અરે લોટ ન હોય તો લાડુ થાય ઘી અને ખાંડના ગોળા ખવાય નહીં લોટ ઘી અને ખાંડ ત્રણ ભેગા કરો તો લાડુ થાય છે આ ત્રણમાં કોઈ ગૌણ નથી ત્રણે મુખ્ય છે બ્રહ્મ રસમય છે રસમય પરમાત્માના દર્શન કરવા છે રસમય પરમાત્માનો આત્મ સ્વરૂપમાં અનુભવ કરવો છે તો કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણની જરૂર છે ત્રણમાં કોઈને ગૌણ કહી શકાય એમ નથી ત્રણે મુખ્ય છે ચિત્ત શુદ્ધિ કર્મથી થાય અનેક જન્મનું મન બગડેલું છે મહાશ્યામ ઉપર જેમ કાટ ચડે તેમ અનેક જન્મનો મન ઉપર વાસનાનો કાટ ચડ્યો જગત બગડ્યું નથી મન બહુ બગડ્યું એ મનને કોઈ પણ સારા કામમાં સર્વકાળ પરોવી રાખો મનને નવરાશ આપશો નહીં જ્યારે નવરાશ મળે છે ત્યારે જ મન પાપ કરે છે તમારા મનને કોઈ પણ સારા કામમાં પરોવી રાખ કર્મની બહુ જરૂર છે સત્કર્મથી મન શુદ્ધ થાય વાસણને અનેક વાર ઘસશો તો એ સ્વચ્છ થશે જે વાસણ ઉપર કાચ ચડ્યો છે બે વાર ચાર વાર ઘસો તોય સ્વચ્છ થતું નથી અનેક જન્મનું આ મન બગડેલું છે આ મનને કોઈ સારા કામમાં પરોવી રાખો એક દિવસ બુહારી ન કરો તો ઘર બગડી જાય એક દિવસ પણ માનવ સંધ્યા ગાયત્રી સત્કર્મ છોડે તો મન બગડી જાય છે સત્કર્મની ધર્મની બહુ જરૂર છે ધર્મ ગૌણ નથી ભક્તિ ગૌણ નથી જ્ઞાન ગૌણ નથી ધર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણેય મુખ્ય છે મનને શુદ્ધ કરવા માટે સત્કર્મ છે મનને તે શુદ્ધ કર્યા પછી મનને એકાગ્ર કરવા માટે ભક્તિ છે ભક્તિ કરવાની એટલે શું કરવાનું કેટલાક લોકો તો એવું સમજે છે કે ભક્તિ માર્ગ તો બહુ સહેલો છે ભક્તિ કરવાની એટલે ભગવાનને ફૂલની માળા પહેરાવવાની અને પછી ભગવાનને ભોગ ધરવાનો અને આરતી ઉતારીને પછી ખૂબ પ્રસાદ ખાવાનો ભોગ ધરે આરતી ઉતારે પ્રસાદ ખાય એટલે ભક્તિ પૂરી થઈ ગઈ ભોગ ધરે આરતી ઉતારે એ ભક્તિનો એક અંગ છે એની જરૂર છે પણ તેથી કઈ ભક્તિ પરિપૂર્ણ થતી નથી ભક્તિનો અર્થ એ છે ભગવાનના નામમાં અને ભગવાનના સ્વરૂપમાં મનને સ્થિર કરવા માટે ભક્તિ મન ભગવાનના નામમાં રહે કદાચ નામમાંથી હતી જાણે તો મન ભગવાનના સ્વરૂપ મારે મનને શુદ્ધ કરવા માટે સત્કર્મ છે મનને એકાગ્ર કરવા માટે ભક્તિ છે ભક્તિનો અર્થ એ છે મનને ભગવાનના મંત્રમાં રાખો મૂર્તિમાં રાખો મૂર્તિ અને મંત્ર આ બે જગ્યામાં મન રહે તો જ ભક્તિ થાય મનને શુદ્ધ કરવા માટે સત્કર્મ છે મનને એકાગ્ર કરવા માટે ભક્તિ છે અને સર્વમાં પરમાત્માના દર્શન કરવા માટે જ્ઞાન છે કેટલાક લોકોને એક જ મંદિરમાં અને એક જ જગ્યામાં ભગવાન દેખાય એ જ્ઞાન બહુ કાચું છે જેને એક જ જગ્યામાં એક જ મંદિરમાં ભગવાન દેખાય ભગવાન એવા નથી કે એક જ ઠેકાણે રહી શકે ભગવાનના દર્શન સર્વકાળ અને સર્વ ઠેકાણે થવા જોઈએ સત્કર્મથી મન શુદ્ધ થયું ભક્તિથી મન એકાગ્ર થયું પછી જ્ઞાનથી ભગવાનનો સર્વમાં અનુભવ થયો કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણની જીવનમાં જરૂર છે કર્મકાંડના મંત્રો એસી હજાર છે વેદોમાં કર્મકાંડ બહુ મોટું છે જ્ઞાનકાંડના મંત્રો બહુ જ ઓછા છે વેદના ત્રણ ભાગ છે સંહિતા બ્રાહ્મણ અને આરણ્યક આ ત્રણ મળીને વેદ પરિપૂર્ણ થાય સંહિતામાં મંત્ર ભાગ છે એ મંત્રોનો યજ્ઞમાં કેવી રીતે ઉપયોગ કરવો એ બ્રાહ્મણ ગ્રંથમાં બતાવ્યું છે વેદની સમાપ્તિ આરણ્યકમાં ઉપનિષદમાં થાય વેદાંતને જ ઉપનિષદ કે છે વેદોનો જે અંત થાય છે સમાપ્તિ થાય આરણ્યકમાં ઉપનિષદ આવે છે તૈત્રીય આરણ્યક બૃહદ આરણ્યક વેદોમાં આરણ્યક આવે છે અરણ્યમાં રહીને કંદમૂળ ફળ ખાઈને બહુ સાધુ અને સાત્વિક જીવન ગાળનાર ઋષિઓ જે ગ્રંથોનું શ્રવણ મનન કરે છે એને આરણ્યક કહે છે આરણ્યકમાં જ ઉપનિષદ આવે છે ઉપનિષદ એ જ્ઞાનકાંડ છે જ્ઞાનકાંડના મંત્રો બહુ થોડા છે જ્ઞાનકાંડનો અધિકાર સર્વને આપ્યો નથી બંગલામાં વિલાસી જીવન ગાળે અને ઉપનિષદ વાંચે એ યોગ્ય નથી વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે જ્ઞાન એ પારો છે છવું બહુ કઠણ છે જ્ઞાન જ્ઞાનકાંડના મંત્રો ચાર હજાર છે જેમાં આત્મ સ્વરૂપનું બ્રહ્મ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે ભક્તિકાંડના મંત્રો સોળ હજાર વેદના લાખ મંત્રો છે એસી હજાર વેદના મંત્રો કર્મકાંડના ચાર હજાર વેદના મંત્રો જ્ઞાનકાંડના અને સોળ હજાર વેદના મંત્રો ભક્તિકાંડના પ્રત્યેક વેદ મંત્રનો અભિમાની એક દેવ છે આ વેદો પરમાત્માનું વર્ણન તો બહુ કરે છે પણ પરમાત્માનો અનુભવ થતો નથી ભોજનની કોઈ બહુ વાતો કરે તેથી તૃપ્તિ થાય છે ભોજન કરે તો તૃપ્તિ થાય ભોજનની વાતો સાંભળવાથી કે ભોજનની વાતો કરવાથી તૃપ્તિ થતી નથી વેદો પરમાત્માનું વર્ણન તો કરે છે પણ વેદોને પ્રભુનો અનુભવ થતો નથી ભગવાનના દર્શન કરવા એ થોડું સહેલું છે પણ પરમાત્માનો અનુભવ કરવો એ બહુ કઠણ છે ભગવાનના દર્શન કરે ને તો થોડો લાભ થાય મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે વંદન કરે કોઈ રાજમહેલમાં રાજા બેઠો છે એ જોવાથી તમને પૈસો મળતો નથી રાજાને રાજમહેલમાં જોવાથી તમને શું લાભ ભગવાન વૈકુંઠમાં છે ભગવાન મંદિરમાં વિરાજેલા છે એ જોવાથી કે જાણવાથી તમને શું મળ્યું રાજમહેલમાં રાજાને જોવાથી એક પૈસો મળતો નથી રાજા સાથે પ્રેમ થવો જોઈએ રાજા સાથે કંઈક પ્રીતિ થાય તો રાજા કંઈક આપશે રાજાને જોવાથી કઈ લાભ નથી મંદિરમાં ભગવાન વિરાજેલા છે તે જોવાથી બહુ લાભ નથી પરમાત્મા સાથે પ્રેમ કરો કોઈએ કહ્યું કે આ ધરતીમાં સોનું છે એ જાણવાથી તમને શું મળ્યું ખાડો ખોદ્યો ધરતીમાં ધન દેખાયું પણ હાથમાં આવ્યું નહીં ધરતીમાં સોનું દેખાયું સરકારને ખબર પડી અને સરકારના લોકો આવ્યા અને સોનું લઈ ગયા તમે જાણતા હતા ખાડો ખોદવાની મહેનત પણ કરી હતી ધરતીમાં સોનું દેખાયું તેથી લાભ નથી હાથમાં આવે તો લાભ ભગવાન જ્યારે હાથમાં આવે છે ભગવાનને જોવાથી બહુ લાભ નથી અરે હાથમાં આવે ને તોય લાભ નથી મુનિમના હાથમાં શેઠના પૈસા હોય મુનિમના હાથમાં રૂપિયા છે પણ મુનિમ જાણે છે કે આ મારા નથી મારે શેઠને હિસાબ આપવો પડશે મને જે પગાર મળે છે જ મારો મુનિમના હાથમાં શેઠના રૂપિયા છે હાથમાં આવે તો પણ લાભ નથી પૈસો તમારો થાય તો લાભ પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે ભગવાન તમારા થાય ભક્તિનો આરંભ ત્યારે થાય છે હું ભગવાનનો છું હું ભગવાનનો છું એ જે બરાબર સમજે છે એ ભગવાનની ભક્તિ કરે જેને એવું લાગે છે હું સ્ત્રીનો છું પુરુષનો છું એ ભક્તિ કરતો નથી જેને એવું લાગે છે કે હું સંસારનો છું એ પણ ભક્તિ કરતો નથી જેને એવી ખાતરી થઈ છે હું ભગવાનનો છું હું ભગવાનનો છું હું ભગવાનનો છું એવી ખાતરી થયા પછી ભક્તિનો આરંભ થાય ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે જીવને અનુભવ થાય છે ભગવાન મારા છે પૈસો તમારો થાય તો લાભ છે પૈસો દેખાય તેથી લાભ નથી પૈસો હાથમાં આવે તોય લાભ નથી પૈસો જ્યારે તમારો થાય પ્રભુ સાથે એવો પ્રેમ કરો કે ભગવાન તમારા થાય આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને અનુભવ કે છે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે મંદિરમાં વિરાજેલા છે એ જાણવાથી વિશેષ લાભ નથી જે ભગવાન વૈકુંઠમાં છે એ મારા હૃદયમાં પણ આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અનુભવ કે છે અસ્થિ બ્રહ્મેતિ છે દ્વેદ પરોક્ષ જ્ઞાનમેવ તત અહમ બ્રહ્મેતિ છે દ્વેદ સાક્ષાત્કાર સૌચ્યતે બરફી સરસ છે એવું બોલે એવું સાંભળે એને અપરોક્ષ જ્ઞાન વેદના અભિમાની દેવો બ્રહ્મનું વર્ણન કરતા પરમાત્માનું વર્ણન કરતા થાકી ગયા પણ પ્રભુનો અનુભવ થયો નહીં તે વેદના અભિમાની દેવો સો હજાર રાજકન્યાઓના સ્વરૂપે પ્રગટ થયા મહારાજ કન્યાઓને ભૌમાસુરે કેદમાં રાખ્યો ભૌમાસુર રાક્ષસ છે એની દાનતશાળીનું આ રાજકન્યાઓને કેદમાં રાખે છે રાજકન્યાઓ દુઃખી છે ભગવાનને ખબર પડી શ્રી કૃષ્ણ ભૌમાસુર સાથે યુદ્ધ કરવા ગયા અને યુદ્ધ માટે ભૌમાસુરને માર્યો છે રાજકન્યાઓને તાણાગ્રહમાંથી છોડાવી ભૌમાં સુર શબ્દનો થોડો વિચાર કરો આ શરીરનો જ ભૌમ કે આ શરીર માટીમાંથી ઉત્પન્ન થયું છે અને એક દિવસ આ શરીર માટી થવાનું છે ભૂમિ એટલે માટી ભૌમ એટલે શરીર શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ રાક્ષસ છે બધા જાણે છે કે શરીરથી આત્મા જુદો છે પણ માનવ શરીરનું સુખ જ મારું સુખ છે એવું સમજે શરીરથી આત્મા જુદો છે તો આત્માનો આનંદ પણ જુદો હોવો જોઈએ શરીર સાથે રમવામાં સુખ સમજે એ જ ભૌમાસુર છે ભૌમાસુરની દાનત સારી નોતી ભગવાને ભૌમાસુરને મારે છે વિલાસી લોકોના હાથમાં વેદમંત્ર જાય ત્યારે વિલાસી લોકો પોતાની વાસના પ્રમાણે અર્થ કરે વેદોમાં કોઈ કોઈ ઠેકાણે સંસાર સુખ ભોગવવાની આજ્ઞા આપી છે જીવ સંસાર સુખ ભોગવે પણ વેદોનું તાત્પર્ય ભોગમાં નથી ત્યાગમાં છે વેદ ભગવાન જાણે છે આ જીવ એકદમ છોડી શકે એમ નથી તેથી વેદોમાં કહ્યું છે કે ધર્મની મર્યાદામાં રહીને સુખ ભોગવે ભોગ એ ભોગ માટે નથી ભોગ એ ત્યાગ માટે એકદમ કોઈ માનવ ત્યાગ કરી શકતો નથી અને તેથી વેદોમાં આજ્ઞા કરી છે સુખ ભોગવે ધર્મની મર્યાદામાં રહીને વિવેકથી સુખ ભોગવે ઋતૌ ભાર્યામ ઉપેયા સૌત્રામન્યામ સુરામ પીવેત વેદોમાં કોઈ કોઈ ઠેકાણે સંસાર સુખ ભોગવવાની આજ્ઞા આપી છે પણ વેદોનું તાત્પર્ય ભોગમાં નથી ત્યાગમાં છે વિલાસી લોકોના હાથમાં વેદ મંત્ર જાય ને ત્યારે વિલાસી લોકો તે વેદ મંત્રોનો અર્થ પોતાની વાસના પ્રમાણે કરે કે વેદોમાં પણ એવું જ લખ્યું છે વેદોનું તાત્પર્ય નિવૃત્તિમાં એકદમ માનવ નિવૃત્તિ લઈ શકતો નથી એને આજ્ઞા કરી છે પાપની બીક રાખીને પ્રવૃત્તિ કરો પરમાત્માના શરણે જવું છે એ ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ એ નિવૃત્તિ માટે પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ માટે નથી વેદો નિવૃત્તિ પર છે વેદોમાં ત્યાગનો જ મહિમા વર્ણન કર્યો છે છતાં વેદ લૌકિક સુખ ભોગવવાની આજ્ઞા આપે છે પણ વેદોનું તાત્પર્ય ભોગમાં નથી ત્યાગમાં છે વેદોનું તાત્પર્ય પ્રવૃત્તિમાં નથી નિવૃત્તિમાં છે વિલાસી લોકો વેદ મંત્રોનો અર્થ પોતાની ઈચ્છા પ્રમાણે કરે એક ભાઈ અમને મળ્યા હતા તે કહેતા કે માણસ પણ ભલે ના પાડે પણ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલ્યા છે ખાઓ પીઓ અને મજા કરો પછી કોને જોયું છે આજે ખૂબ મજા કરો જે મજા કરો એને સિદ્ધિ મળે હું કહું કર્યું હું ગીતાજીનો પાઠ કરું છું પણ મને આવો શ્લોક કોઈ ઠેકાણે મળ્યો નહીં કે માણસ તમે કશું જાણતા હું તમને બતાવું ગીતાજીમાં ભગવાન શ્રી બોલે છે સિદ્ધિર ભવતી કર મજા અર્જુન તું મજા કર કે પછી તને સિદ્ધિ મળશે વિલાસી લોકો વાસના પ્રમાણે અર્થ કરે એક ભાઈએ તમને ત્યાં સુધી કહ્યું કે મહારાજ તમે ભલે ના પાડો પણ ગીતાજીમાં ભગવાન એવું બોલ્યા છે ચા એ મારું સ્વરૂપ મત્તસ્મૃતિ સર્વસ્ય ચાહમ રુધિ ચાહે હું છું ચાહે મારું સ્વરૂપ છે અને છા જયારે પેટમાં જાય છે ત્યારે બુદ્ધિ ખીલે છે અને ન મળે તો પછી અકામણ થાય ચાહે ભગવાનનું સ્વરૂપ વિનાશીના હાથમાં વેદ મંત્રો જાય તો વાસના પ્રમાણે અર્થ ગમે તેવો અર્થ કરો વેદોનું તાત્પર્ય ભોગમાં નથી ધીરે ધીરે માનો સંયમ વધારે ભોગનો ત્યાગ કરે માનવનું જીવન ભગવાનના માટે છે માનવનું જીવન ભોગ માટે નથી ભૌમાસુરે આ રાજકન્યાઓને કેદમાં રાખી હતી ભગવાન એ ભૌમાસુરને મારે છે અને આ રાજકન્યાઓને કારાગૃહમાંથી છુડાવે આ ભૌમાસુરના કેદમાં રહેલી રાજકન્યાઓ સાથે જગતનો કોઈ પણ પુરુષ લગ્ન કરવા તૈયાર થયો નહીં બધા જ એમનો તિરસ્કાર કરે ભૌમાસીમાં તે જ મારી નિરાધારનો આધાર ભગવાન છે કોઈ દિવસ એવું માનશો નહીં કે મારું કોઈ નથી માનવ જયારે બહુ દુઃખી થાય છે અને ત્યારે એવું બોલે છે મારું કોઈ નથી કોઈનો મને સાથે જ નથી મારું કોઈ નથી એવું જયારે બોલે છે ત્યારે ભગવાનને બહુ ખોટું લાગે ભગવાન સર્વના તમે ભગવાનને જુઓ કે ન જુઓ ભગવાન તમને ચોવીસ કલાક જુએ ભગવાન કે છે જીવ મારો છે તમે ભગવાનના દર્શન મંદિરમાં જઈને બે વાર કે ચાર વાર કરતા ભગવાન કહે છે તું ચાર વાર દર્શન કરે છે તને અટકલ નથી ચોવીસ કલાક તારા દર્શન હું કરું છું પરમાત્મા સર્વકાળ અને સર્વને જુએ ઈશ્વર સર્વના છે કોઈ દિવસ એવું માનશો નહીં કે મારું કોઈ નથી ભગવાન તમારા તમે ભગવાનને જોતા નથી પણ ભગવાન તમને પ્રેમથી જોઈ રહ્યા છે આ રાજકન્યાઓ બહુ દુઃખી થઈ પ્રભુ એમનો સ્વીકાર કર્યો ભગવાન વિચાર કરે છે આ રાજકન્યાઓ જીવન કેવી રીતે પૂરું કરશે બધા જ એમનો તિરસ્કાર કરે છે હું એમનો સ્વીકાર કરીશ પણ પ્રભુએ વિચાર કર્યો કે સો હજાર રાજકન્યાઓ સાથે હું લગ્ન કરું ને તો સંભવ છે કેટલાક લોકો મારી નિંદા કરે રામાવતારમાં રામચંદ્રજીને એવી ઈચ્છા થઈ કે અયોધ્યાની પ્રજા મારા માટે શું બોલે તે મારે જાણવું છે રામજીને ખબર પડી કે લોકો સીતાજીના માટે બહુ ખરાબ બોલે છે નિંદા કરે છે રાવણના ઘરમાં રહ્યા હતા તે બધા શંકા કરે શ્રી સીતામાનું સ્મરણ કરીએ તો આપણે પવિત્ર થઈએ ગમે તેવું બકે છે લોકો મારા માટે શું બોલે છે એ સાંભળવાની રામને ઈચ્છા થઈ રામજી દુઃખી થયા અને સીતાજી પણ દુઃખી થયા તમારા મનને શાંત રાખવું હોય લોકો શું સાંભળે બોલે છે તે સાંભળશો જ નહીં લોકો તમારા માટે સારું બોલે ને તો લાભ નથી અને કદાચ લોકો તમારા માટે ખરાબ બોલે તો નુકસાન નથી જેને જે બોલવું હોય તે બોલવા લોકો શું બોલે છે તે મારે સાંભળવું જ નથી તમારા માટે લોકો સારું બોલે એ તમે સાંભળશો અભિમાન વધી જશે વખાણ સાંભળવાનું જો તમારા વખાણ થાય ત્યાં બેસજો નહીં લોકો સારું બોલે છે તે સાંભળે તો અભિમાન વધે છે અને લોકો ખરાબ બોલે છે તે સાંભળે તો વેર થાય જગત સાથે મારો સંબંધ કાચો છે મારો સંબંધ ભગવાન સાથે કાચો મારા ભગવાન મારા માટે શું બોલે છે લોકો શું બોલે છે તે સાંભળવાની ઈચ્છા રાખવી નહીં લોકો શું બોલે છે તે સાંભળશો દુઃખી થશો મારા ભગવાન મારા માટે શું બોલે બાપ બેટાનો તે બહાર ગામ જવું હતું તો બાપ ઘોડા ઉપર બેઠો અને છોકરો ચાલતો હતો એ લોકોએ જોયું કે બાપ ઘોડા ઉપર બેઠો છે છોકરો ચાલે છે કેટલાક લોકો એવા હોય છે પારકી પંચાતો કર્યા વિના એમને ખાધેલું પચતું જ નથી કે બાપ ઘોડા ઉપર બેઠો હતો છોકરો ચાલે છે એ કેટલાકને ગમ્યું નહીં તે બોલવા લાગ્યા આ બાપ છે કે વેરી છે છોકરો બચારો તડકામાં ચાલે છે થાકી ગયો પણ બાપ એવું કહેતો નથી કે તું ઘોડા ઉપર બેસ આ બાપ છે કે વેરી લોકો કેટલાક આવું બોલે છે તે બાપે સાંભળ્યું કે મારા માટે લોકો ખરાબ બોલે છે પછી બાપ ઉતરી ગયો અને છોકરાને કહ્યું તું હવે ઘોડા ઉપર તો છોકરો ઘોડા ઉપર બેઠો છે થોડા આગળ ગયા તે ભાગોળે લોકો બેઠા હતા અને તે જોઈને બોલવા લાગ્યા કલયુગનો જમાનો કેવો આવ્યો છે કે બુદ્ધો બચારો તડકામાં ચાલે છે અને છોકરો આ ઘોડા ઉપર ચડી બેઠો એને અક્કલ નથી તે છોકરાએ સાંભળ્યું કે મારી નિંદા કરે છે મારા માટે આવું બોલે તો બાપે કહ્યું કે હું બેઠો હતો ત્યારે મારા માટે પણ ખરાબ બોલતા તો બાપ બેટાએ વિચાર કર્યો ઘોડો તગડો છે આપણો જ ઘોડો છે આપણે બંને ઘોડા ઉપર બેસીએ પછી તો લોકો કંઈ બોલશે નહીં ને તો બાપ બેટા બંને ઘોડા ઉપર બેઠા થોડા આગળ ગયા કે લોકોને સહન થયું ને આ બે હું આ પહાડ જેવા ઘોડા ઉપર ચડી બેઠો ઘણો બધાનો થાકી ગયો આ લોકોને જણાય દયા નથી વિભાગ દેખાએ સાંભળ્યું કે અને બંને દિવસે કોઈ લોકો ગાળો આપે છે